અક્ષરમાં પુત્રનો યોગ તો છે પણ આ મંગળ બહુ વિઘ્ન કરે વ્રજવાસીઓએ કહ્યું છે કે મહારાજ તમે અમને આજ્ઞા આપો તો અમે કઈ કરીએ શાંડિલ્ય ઋષિએ કહ્યું છે આખું ગોકુળ ગામ નિર્જળ એકાદશીનું વ્રત કરે અને એકાદશીના રાત્રે નારાયણ નારાયણ નારાયણ કીર્તન કરતા આખી રાત જાગે એનું પુણ્ય નંદ બાબાને આપે તો બાળક જલ્દી આવે શાંડિલ્ય ઋષિની એવી આજ્ઞા થઈ તે આખું ગોકુળ ગામ નિર્જળ એકાદશીનું વ્રત કરે છે ભાદ્રપદ શુદ્ધ ષષ્ઠી ના દિવસે બળરામજી પ્રગટ થયા છે ભાદ્રપદ શુદ્ધ એકાદશી થી આખું ગોકુળ ગામ નિર્જળ એકાદશી કરે બાળકો એકાદશીનું વ્રત કરવા લાગ્યું નંદ બાબા બાળકોને સમજાવે કે બેટા તું આઠ વર્ષનો છું તારે ફરાર કરવું જોઈએ તું નિર્જળ એકાદશી કરે સારું નથી મને ગમતું નથી ત્યારે બાળકો કે બાબા તમારા ઘેર છોકરો થાય માટે હું વ્રત કરું તમારા લાલા સાથે મારે રમવું છે કોઈ કોઈ વખત બાળક જે બોલે તે સાચું થઈ જાય નાના નાના બાળકો નિર્જળ એકાદશીનું વ્રત કરે ગોપીઓ વ્રત કરે બ્રાહ્મણો વ્રત કરે બધાને એમ થયું કે કનૈયો મારા આશીર્વાદથી થયો યશોદાજી તો બધાને યશ આપતા હતા બધાને એવું થયું છે કે કનૈયો મારો દીકરો છે એકાદશીઓ નિર્જળ કર્યા પછી બાલકૃષ્ણના પ્રગટ થયા જે ઘરમાં આંગણે આવેલા ગરીબની પૂજા થાય જે ઘરમાં ગાયોની સેવા થાય જે ઘરમાં બધા જ એકાદશી નું વ્રત કરે છે એક દિવસ ત્યાં બાલકૃષ્ણલાલ કૃપા કરીને પધારે છે શ્રી કૃષ્ણની સેવા સ્મરણ કરે એ સાધારણ વૈષ્ણવ છે જે ગરીબની સેવા કરે છે જે ગાયોની સેવા કરે એ ભગવાનને બહુ વાલો લાગે વ્રજભૂમિ એ પ્રેમ ભૂમિ વ્રજવાસીઓ ગરીબોની સેવા કરે ગાયોની પૂજા કરે છે બધા નિર્જળ નું વ્રત કરે છે ત્રેવીસ એકાદશીઓ થયા પછી શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું સુખદેવસિંહ મહારાજ વર્ણન કરે છે રાજા દેવકીજીને આઠમો ગર્ભ રહ્યો છે તે સમયે યશોદાજી પણ સગર્ભા થયા છે ભગવાન તો માના પેટમાંથી કઈ બહાર શ્રી કૃષ્ણ તો બહારથી જ પ્રગટ થયા આવિવેશાંશ ભાગેન મન આન કદુંદુરે દેવકીજીના હૃદયમાં પરમાત્માનો પ્રવેશ થયો છે આજ સુધી દેવકીજીને કંસ રાજાની બીક લાગતી હતી હવે જરાય બીક લાગતી નથી હૃદયમાં ભગવાન આવ્યા છે પૌરુષ રાજાને ખાતરી થઈ મારો કાળ એના પેટમાં આવ્યો છે કંસ રાજાએ સેવકોને કહ્યું છે હવે મારો કાળ આવવાનો છે સાવધાન રહેજો સેવકોએ કહ્યું છે તમે જરાય ગભરાશો નહીં અમે તો રાત્રે બેસતા પણ નથી આખી રાત અમે ખડો ફેરો કરીએ બેસીએ તો કોઈ વખત ઊંઘ આવી જાય આંખ મળી જાય તમે જરાય ચિંતા કરશો માં બાળકનો જન્મ થાય કે તમને અમે ખબર આપીશ માતા દેવકીજીના ઉદરમાં વિરાજેલા પરમાત્માની દેવો ગંધર્વો સ્તુતિ કરે સત્યમ વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતં સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યને બ્રહ્મ સત્યાત્મકં ત્વામ પ્રપન્ના અમને આપેલું વરદાન સત્ય કરવા માટે હવે આપ જલ્દી પ્રગટ થવાના છે નાથ કૃપા કરો આ ધરતી ભાગશાળી છે જેને તમારા મંગલમય ચરણનો હવે સ્પર્શ થવાનો છે જ્ઞાની પુરુષો તમારી સેવા સ્મરણ કરીને સંસાર સાગરને તરી જાય જે તમારી સેવા પૂજા છોડે છે તેવા જ્ઞાની પુરુષોનું પતન થયેલું અમે નજરે જોયું જ્ઞાની એ પ્રભુ પ્રેમી બને છે જ્યારે જ જ્ઞાન સફળ થાય કેટલાક માં જ્ઞાન હોય છે પણ પરમાત્મા સાથે પ્રેમ કરતા નથી પૈસા સાથે જ બહુ પ્રેમ કરે છે કેટલાકમાં જ્ઞાન હોય છે પણ એ જગતના પાછળ બહુ પડે જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં જીવ પણ સ્વરૂપ છુપાવે છે આ જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે તેથી જ પરમાત્મા માયાના પડદા મારે છે આ જીવ જગત કરતા પણ પરમાત્મા સાથે વધારે પ્રેમ કરે તો ભગવાન માયાનો પડદો દૂર કરીને પ્રગટ થાય જ્ઞાની એ પ્રભુ પ્રેમી હોવો જોઈએ જે જ્ઞાની છે તે એક ક્ષણ ભગવાનની સેવા પૂજા છોડી શકે જ નહીં જે તમારી સેવા પૂજા છોડે છે એવા જ્ઞાની પુરુષોનું પતન થયેલું તે અમે નજરે જોયું પતનથી અનાદૃત યુષ્મદંગયા પ્રભુએ સુંદર સ્તુતિ કરી છે દેવકીજીને આશ્વાસન આપ્યું છે અને કહ્યું છે કે પરમાત્મા પ્રગટ થવાના છે તમે જરાય ચિંતા કરશો નવ માસ પરિપૂર્ણ થયા છે હવે પરમાત્માના પ્રાગટ્યનો સમય થયો અંતઃકરણ અતિશય શુદ્ધ થાય ત્યારે ભગવાનનો અવતાર અંદર થાય જેનું અંતઃકરણ ગંગા જેવું શુદ્ધ થયું એને પરમાત્માના દર્શન અંદર થાય આજે ભગવાન અંદર પ્રગટ થવાના નથી બહાર પ્રગટ થવાના અને તેથી અષ્ટધા પ્રકૃતિની શુદ્ધિ બતાવી પ્રકૃતિ એ અષ્ટધા છે આઠ શ્લોકો લીધા છે અથ સર્વગુણો પેતા સમય પ્રાપ્ત થયો આજે કાળ પણ કોમળ થયો કાળને લોકો ક્રૂર માને કાળ સર્વનું રક્ષણ કરે છે અને તેથી લોકો કાળને ક્રૂર સમજે છે પણ શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે ત્યારે કાળ પણ કોમળ થયો શ્રી કૃષ્ણ કાળના અધીન નથી કાળ એ શ્રી કૃષ્ણનો સેવક છે આજે ભગવાન કાળને બહુ માન આપે છે કાળના આધીન જેવા ભગવાન થવાના છે મારા માલિક મને કેટલું માન આપે છે હું જેમનો નોકર છું એ મારા માલિક આજે મારી મર્યાદામાં આવે છે શ્રી કૃષ્ણ કાળના આધીન નથી કાળ ભગવાનના આધીન છે પણ આજે પ્રભુએ કાળને બહુ માન આપ્યું છે હું તારા આધીન જેવો થઈ મારા માલિક મને કેટલું માન આપે છે આજે કાળ કોમળ થયો છે દશ દિશાઓ પ્રસન્ન થઈ એક એક દિશાના એક એક મહાદિક દેવ છે કંસ રાજાએ આ દેવોને કેદમાં રાખેલા શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે કંસને મારશે ત્યારે અમારા પતિ હવે ઘેર આવશે દશ દિશાઓ પ્રસન્ન થઈ છે મંદ સુગંધ શીતળ એવો વાયુ આવવા લાગ્યો રામાવતારમાં વાયુ પુત્ર હનુમાનજીએ સેવા કરી પણ શ્રી કૃષ્ણ લીલામાં તો સાક્ષાત વાયુદેવ પધારે છે જરા પણ પરિશ્રમ નહીં થવા હું શ્રી કૃષ્ણને સ્પર્શ કરીશ પરમાત્માનો સ્પર્શ થયા પછી મારું જીવન સફળ થશે તમે કોઈ માનવને સ્પર્શ કરો છો ત્યારે તમને સુખ થાય તમે ભગવાનને સ્પર્શ કરશો તો કેવો આનંદ થશે વાયુદેવને આજે આનંદ થયો હું પરમાત્માને સ્પર્શ કરવાનો છું મંદ સુગંધ શીત લેવો વાયુ આવવા લાગ્યો છે આજે આકાશમાં મેઘો ગડગડ ગર્જના કરે છે મેઘો બહુ રાજી થયા છે મેઘો એવું સાંભળ્યું હતું કે પરમાત્મા સમુદ્રમાં વિરાજેલા છે તે મેઘો સમુદ્ર પાસે જાય છે અને કહ્યું તમારા અંદર નારાયણ છે તે નારાયણ અમને દર્શન કરાવો ત્યારે સમુદ્ર દેવે કહ્યું છે ભગવાનના દર્શન સુલભ નથી દુર્લભ છે તમે મારું ખારું પાણી લઈ જાઓ અને ખારા જળને મધુર બનાવીને જગતને આપજો મેઘો બચારા ખારું પાણી પી જાય છે અને તે ખારા જળને મધુર બનાવીને આપણને આપે છે મેઘરાજ એ મહાન સંત છે સંત તેને કે છે કે જે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે સુખ ભોગવે અને બીજાને સુખ આપે એ સંત નથી એ સજ્જન છે જે સુખ ભોગવીને બીજાને સુખ આપે છે સંત તેને કે છે કે જે દુઃખ સહન કરીને બીજાને સુખ આપે ખારું પાણી એ દુઃખનું સ્વરૂપ છે મેઘો બચારા ખારું પાણી પી જાય છે દુઃખ સહન કરીને આપણને સુખ આપે મેઘડા જે મહાન સંત છે આજે લાલાને મેઘનો રંગ બહુ ગમ્યો છે મેઘ શ્યામ શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે આજે મેઘો બહુ રાજી થયા છે લાલાનો ખાસ મિત્ર તો હું છું લાલાનો રંગ અને મારો રંગ સરખો છે આકાશમાં મેઘો ગડગડ ગડગડ ગડગડ ગડગડ ગર્જના કરે છે આજે સાધુ સંતોના મન બહુ શાંત છે પરમાત્મા પ્રત્યક્ષ પ્રગટ થવાના છે વેદાંત એમ કે છે મન એ જ સંસાર ઉત્પન્ન કરે છે મનને મારો તો સંસાર રહેશે નહીં જ્ઞાની પુરુષો મન સાથે વેર કરે છે મનને મારવાનો પ્રયત્ન કરે છે મન એ જ સંસાર છે મન નથી તો સંસાર નથી ભક્તિ માર્ગમાં મનને મારવાની જરૂર નથી આ મનને સુમન બનાવીને પ્રભુના માર્ગમાં વાળો ભગવાનના ચરણમાં આવે મનને લઈ જઈશ હવે મન સાથે ઝઘડો કરવાની જરૂર નથી મનને શ્રી કૃષ્ણ લીલામાં રાખીશું મનને શ્રી કૃષ્ણના ચરણમાં પ્રભુના નામમાં રાખીશું આજે સાધુ સંતોના મન પ્રસન્ન થયા રાત્રિના સમયે કમળો ખીલતા નથી પણ કમળમાંથી ભગવાન પ્રગટ થવાના છે અને તેથી મધ્યરાત્રિના સમયે કમળો ખીલ્યા છે આખું જગત ગાઢ નિદ્રામાં છે આ જગતમાં બે જીવ જાગતા હતા વસુદેવ અને દેવકી સુતેલાને સંસાર મળે છે જાગનારને ભગવાન મળે છે જે ગાફલ છે જે ભગવાનને ભૂલી ગયો છે એ જ સૂતેલો છે જે બહુ સાવધાન છે જે પરમાત્માના સન્મુખ રહે છે જાગનારને ભગવાન મળે આખું જગત ગાઢ નિદ્રામાં હતું જગતમાં બે જીવ જાગતા હતા વસુદેવ અને દેવકી સંતતિનો નાશ થયો સંપત્તિનો નાશ થયો કોઈ અપરાધ નહીં છતાં હાથ પગમાં બેડીઓ આવી છે કેદમાં બેઠા છે કારાગ્રહમાં પણ હૈયું મારતા નથી મનને શાંત રાખીને નારાયણનું ધ્યાન કરે પરમાત્માના દર્શન માટે પ્રાણ તલસે છે નાથ કૃપા કરો અમને દર્શન આપો અમે તમારા માટે જીવીએ વૈષ્ણવો જયારે દર્શન માટે અતિ આતુર બને છે ત્યારે જ ભગવાનનો અવતાર થાય જગતમાં બે જીવ જાગતા હતા વસુદેવ અને દેવકી એમને નિદ્રા આવતી નથી પરમાત્માના દર્શનની અતિશય આતુરતા છે ક્યારે પ્રગટ થશે અમને એકવાર દર્શન આપો હવે પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે પવિત્ર શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ બુધવાર રોહિણી નક્ષત્રનો સુયોગ છે મધ્યરાત્રિના સમયે માતા દેવકીજીના સન્મુખ ચતુર્ભુજ રૂપે કૃષ્ણ કનૈયા શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણ વસુદેવ દેવકીના સન્મુખ પ્રત્યક્ષ પ્રગટ થયા ચારે બાજુ પ્રકાશ પડ્યો છે તે પ્રકાશમાં નારાયણના દર્શન કરે છે સુંદર પીળું પીતાંબર પહેર્યું છે હાથમાં શંખ ચક્ર ગળા પદ્મ છે શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે આંખમાં કેવલ પ્રેમ ભરેલો છે મસ્તકમાં સુંદર મુગટ છે મારા માટે ભગવાન કેદમાં પ્રગટ થયા ભગવાનના દર્શનમાં અતિ આનંદ થયો છે શરીરમાં રોમાંચ આવ્યા છે દર્શન કરતા આંખો ભીની થઈ મારા ઉપર બહુ કૃપા છે મારા માટે કારાગ્રહમાં પ્રગટ થયા વસુદેવ દેવકીએ પરમાત્માની સુંદર સ્તુતિ કરી પ્રભુએ આજ્ઞા કરી બરાબર દર્શન કરો આ સ્વરૂપને આંખમાંથી અંદર ઉતારો હજુ થોડું પાપ બાકી છે અગિયાર વર્ષ હજુ ધ્યાન કરવાની જરૂર છે અને જલ્દી ગોકુળમાં પહોંચાડો અગિયાર વર્ષ પછી હું આવીશ માતા પિતાને સ્વરૂપનું ભાન કરાવ્યું અને તે ચતુર્ભુજ સ્વરૂપ અંતરદાન કરી બાલકૃષ્ણ બાલ સ્વરૂપ પ્રગટ કર્યું છે દેવકી માએ ગોદમાં લીધા છે હૃદયનો પ્રેમ રસ બાલકૃષ્ણલાલને અર્પણ કરે અમને પધરાવે છે મનમાં થોડી શંકા થઈ છે હું ગોકુળમાં કેવી રીતે જઉં હાથ પગમાં બેડીઓ છે દરવાજા બંધ છે કંસના સેવકો ભેળો ભરે છે તે સમયે દેવકીજીએ કહ્યું છે આ બાળક કોઈ સાધારણ નથી અદભુતમ બાલકમ આ તો બ્રહ્માદિક દેવોનો પણ આ પિતા છે તમે લાલાને માથે પધરાવો બાળ કૃષ્ણલાલને તમે ઘરમાં રાખો સિંહાસનમાં રાખો એ સારું છે અતિ ઉત્તમ તો એ છે લાલાને માથે પધરાવો મસ્તકમાં બુદ્ધિ છે અને બુદ્ધિમાં પરમાત્માના દર્શન કરો બહાર દર્શન કર્યા પછી તે સ્વરૂપના દર્શન અંદર કરો જેને આત્મ સ્વરૂપમાં પરમાત્માના દર્શન થાય એને કોઈ દિવસ પ્રભુનો વિયોગ થતો નથી લાલાને માથે પધરાવો બાલકૃષ્ણલાલને જ્યાં માથે પધરાવ્યા છે હાથની પગની બહેડીઓ તૂટી ગઈ કારાગ્રહના દરવાજા ખુલ્લા થયા આ બાજુ યોગ માયાનો જન્મ થયેલો તે આખું જગત ગાઢ નિદ્રામાં છે કંસના સેવકો પણ નિદ્રામાં છે નાણાને માથે પધરાવે છે જયારે દરવાજા ખુલ્લા થઈ જાય જે પરમાત્માને માથે પધરાવે છે એના માટે મોક્ષના દરવાજા ખુલ્લા થાય માયાનું બંધન તૂટે તો કારાગ્રહની બેડીઓ તૂટી જાય તે શું આશ્ચર્ય નાનાને માથે પધરાવ્યા છે તે હાથ પગની બેડીઓ તૂટી ગઈ દરવાજા ખુલ્લા થયા છે વસુદેવજી બાળકૃષ્ણલાલને માથે પધરાવી હવે ગોકુળમાં જાય છે મધ્યરાત્રિનો સમય છે દિવસે મેઘો ઝરમર ઝરમર વરસે છે બલરામજીને ખબર પડી શ્રી કૃષ્ણ પ્રગટ થયા શેષ સ્વરૂપે દોડતા આવ્યા છે અને ફળાઓથી છત્ર ધારણ કરે હજુ તો યશોદા માને દર્શન થયા નથી હજુ કોઈ ગોપીને દર્શન થયા નથી પ્રથમ દર્શન શ્રી યમુના મહારાણી માને થયા પરમાત્મા પ્રગટ થયા છે મારા પ્રાણનાથ પ્રગટ થયા છે યમુનાજીને અતિશય આનંદ થયો યમુનાજીનું જળ વધવા લાગ્યું હું ચરણને સ્પર્શ કરી વસુદેવજીના ગળા સુધી તે જળ આવ્યું છે અને ત્યારે તો વસુદેવજી થોડા ગભરાયા છે રાત્રિનો સમય છે યમુનાજીનું જળ વધે છે બાલકૃષ્ણલાલ સમજી ગયા છે યમુનાજી મળવા આવે છે પછી તોલારાએ ટોપલામાંથી ચરણ બહાર પધરાવ્યા શ્રી યમુનાજી તે ચરણમાં કમળની ભેટ અર્પણ કરી બાલકૃષ્ણ નો જય જયકાર કરે શ્રી કૃષ્ણ ચરણ ને સ્પર્શ કર્યો અતિ આનંદ થયો યમુનાજી સ્તબ્ધ થયા છે આકાશમાં દેવો ઋષિઓ તે જોતા હતા હજુ તો યશોદા માને દર્શન થયા નથી યમુનાજી તો ચરણને સ્પર્શ કરે તે બધા દેવો ઋષિઓ શ્રી યમુનાજીના ચરણમાં વંદન કરી શ્રી યમુને મહારાણી કી શ્રી યમુનાજીનો જય જયકાર કરવા લાગ્યા શ્રી કૃષ્ણ ચરણ નો સ્પર્શ થયો અતિ આનંદ માં શ્રી યમુનાજી સ્તબ્ધ થયા વસુદેવજી ગોકુળમાં ગયા છે યોગ માયાનું એવું આવરણ હતું કે બધાને ગાઢ નિદ્રા લાગી યશોદાજી પણ નિદ્રામાં છે કઈ થયું ખરું પણ છોકરો થયો કે છોકરી થઈ તે ભાર નથી વસુદેવજી અંદર ગયા છે યશોદાજીની પથારીમાં બાલકૃષ્ણના અન્નય પધરાવે અને યોગ માયાને તે ટોપલામાં રાખી છે તે સમયે વસુદેવજી ધરતી માને વંદન કરીને બોલ્યા છે હે ધરતી માં મારો કનૈયો હું નંદ બાબાના ઘરમાં રાખું અત્યારે જોનાર કોઈ નથી કદાચ અગિયાર વર્ષ પછી નંદ બાબા ઝઘડો કરે કે તમારો નથી એ મારો છે મારાથી તો કશું બોલાય નહીં તે ધરતીમાં તમે સાક્ષી કનૈયો એ મારો દીકરો યોગ માયાને ટોપલામાં રાખી છે લાલાને વારંવાર નિહાળે છે મારું કેવું પાપ છે પરમાત્મા બીજાને આપું છું અને આ માયાને ઘેર લઈ જાઉં ગમે કે ન ગમે પ્રભુની આજ્ઞાનું પાલન કરવામાં જીવનું કલ્યાણ યોગ માયાને લઈને વસુદેવજી ઉતાવળ થઈ છે મથુરામાં આવે જ્યાં કારાગૃહમાં પ્રવેશ કર્યો હાથ પગમાં બેડીઓ આવી છે દરવાજા બંધ થયા છે બ્રહ્મ સંબંધ કરે તો દરવાજા ખુલ્લા થાય પણ બ્રહ્મ સંબંધને ટકાવી ન રાખે અને માયા સાથે સંબંધ કરે તો ફરીથી આત્મકમાં વેડીઓ આવે છે બ્રહ્મ સંબંધ કરવો એ બહુ કઠણ નથી સર્વકાળ બ્રહ્મ સંબંધને ટકાવી રાખવો એ કઠણ માયા સાથે સંબંધ થયો હાથ પગમાં બેડીઓ આવી છે દરવાજા બંધ થયા યોગ માયા રડે છે કંસના સેવકો જાગ્યા છે કંસ રાજાને ખબર આપી છે કાળ જેવો ક્રૂર કંસ દોડતો આવ્યો દેવકીજી ગભરાયા છે કંસને મનાવે છે હવે સંતતિ થાય એવી મને આશા નથી તને નું કુંભ મળશે કૌશક દોડતો ગયો છે આજ મારો કાળ આજ મારો કાળ કન્યાના પગ પકડ્યા છે એને બરાબર જોયું પણ નથી કે આ છોકરો છે કે છોકરી પથ્થરમાં જ્યાં પછાડવા ગયો અને તે યોગ માયા એના હાથમાંથી છટકી ગયા છે જતા જતા કૌંસના મસ્તક ઉપર જોરથી લાત મારી છે અને આકાશમાં અષ્ટભુજા ભદ્રકાલી માતકી ભદ્રકાલીમાં અંતરિક્ષમાં પ્રગટ થયા છે અને કંસને કહ્યું છે મૂર્ખ તને અક્કલ નથી બાળકોને મારે છે તારા કાળનો જન્મ તો ક્યારનોય થઈ ગયો કંસ જોવા લાગ્યો તો મોટી દેવી દેખાય મને કહ્યું કે મારા કાળનો જન્મ થઈ ગયો છે ક્યાં જન્મ થયો તે કઈ ખબર પડી નહીં આ જમાનો બદલાયો ને તે હવે આકાશવાણી પણ જુઠ્ઠું જ બોલે છે એવું મને લાગે અંશ ગભરાયો છે ભલે આકાશવાણીએ કહ્યું હતું દેવકીનો આઠમો ગર્ભ એ મારો કાળ છે પણ આ તો મોટી દેવી એ નીકળી મારો કાળ મારા કાળનો જન્મ થઈ ગયો છે એવું મને કહ્યું છે કંસ ગભરાયો વસુદેવ દેવકીને પગે લાગે છે કારાગ્રહમાંથી છુડાવે છે મેં તમારા છોકરાઓ માર્યા નથી મેં મારા જ છોકરાઓ માર્યા છે મેં આકાશવાણીમાં વિશ્વાસ રાખ્યો મારી ભૂલ થઈ છે હું ક્ષમા માંગુ છું પણ મને એમ લાગે છે તમારા બાળકોનું આયુષ ઓછું હશે ને તેથી મારી બુદ્ધિ બગડી આત્મા તો કોઈ દિવસ મરતો નથી અને શરીરે કાયમ તકતું નથી તમે હવે આત્મજ્ઞાનનો વિચાર કરો મારા માટે સદભાવ રાખ મેં ભૂલ કરી છે પણ મેં આકાશવાણીમાં વિશ્વાસ રાખ્યો તેથી આ ભૂલ થઈ છે તમે મને ક્ષમા વસુદેવ દેવકીને છુડાવીને કંસ ઘેર હવે નંદ મહોત્સવની કથા છે અતિ મધુરા કથા ભાગવતના શ્લોક છે અઢાર હજાર અને તે અઢાર હજાર શ્લોકોનું સાર તે અઢાર શ્લોક છે નંદ મહોત્સવની કથા અઢાર શ્લોકોમાં કરી છે અતિ મધુર દિવ્ય લીલા છે નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતાલ્લાદો મહામના આહૂય વિપ્રામ દૈવ જ્ઞાન स्नाता शुचिरलङ्कृतः જન્માષ્ટમીના રાત્રે નંદ બાબાએ બાર વાગતા સુધી જાગરણ કર્યું પ્રસવનો સમય થયો છે બધા પ્રતીક્ષા કરે છે આનંદની વાર્તા ક્યારે આવે વ્રજવાસીઓ પણ ત્યાં આવ્યા છે પરમાત્માના પ્રાગટ્યનો સમય થયો ત્યારે શાંડિલ્ય ઋષિને પ્રભુની પ્રેરણા થઈ શાંડિલ્ય ઋષિ સમજી ગયા હવે ભગવાન પ્રગટ થવાના નંદ બાબાને શાંડિલ્ય ઋષિએ કહ્યું તમે જાગો ને તો બધા જાગે અત્યારે કઈ જાગવાની જરૂર જ નથી સવારે કઈક આનંદની વાર્તા સાંભળી તમે સુઈ જાઓ ગુરુ મહારાજની એવી આજ્ઞા થઈ તો બાબા પથારીમાં આંખ બંધ કરે અને જે આંખો બંધ કરે છે ને ત્યારે યોગ માયાનું આવરણ થયું ગાઢ નિદ્રા લાગી છે વસુદેવજી બાલકૃષ્ણલાલને ગોકુળમાં જયારે લઈ આવ્યા બાલકૃષ્ણલાલ નંદ બાબાના ઘરમાં પધારે છે અને તે સમયે નંદ બાબાને એક સુંદર સ્વપ્ન દેખાયું વાવા સૂતેલા હતા સ્વપ્ન દેખાય સ્વપ્નમાં એવું જોયું મારા આંગણે મોટા મોટા સાધુઓ મહાત્માઓ આવે અને હું સંતોને વંદન કરું છું મને બધા આશીર્વાદ આપે છે હું ગાયોની પૂજા કરું છું હું ગાયોનું દાન કરું છું નંદ એ સ્વપ્નમાં જોયું છે યશોદાના ગોદમાં અતિ સુંદર એક બાળક રમે છે બાલકૃષ્ણ રામના દર્શન સ્વપ્નમાં થયા છે અને નંદ બાબા જાગ્યા છે નંદ બાબા પથારીમાં બેસીને વિચાર કરે છે કેવું સુંદર સ્વપ્ન મેં યશોદાના ગોદમાં જે બાળક જોયો ને મને એમ લાગે છે આવું જગતમાં નહીં હોવું નંદ બાબાના ઘરમાં ચતુર્ભુજ નારાયણની સેવા હતી નંદ બાબા નારાયણની સેવા કરે મારા નારાયણ સર્વથી સુંદર છે પણ મને એવું લાગે છે મેં જે બાળક જોયો તે નારાયણ કરતા પણ સુંદર આવું જગતમાં નહીં હોય કેવું સુંદર બાળક મને દેખાયું રાત્રે બાર વાગતા સુધી હું પુત્રના વિચાર કરતો હતો અને મારી આંખ મળી ગઈ તેથી મેં સ્વપ્નમાં બાળક જોયો છે પણ આવું બાળક તો મારા ઘેર ક્યાંથી થાય મેં કઈ એવું પૂર્ણ કર્યું નથી પણ મારા બ્રાહ્મ મુહૂર્ત નું સ્વપ્ન છે મને મહાત્માઓએ આશીર્વાદ આપ્યા મેં ગાયોની સ્વપ્નમાં પૂજા કરી છે કદાચ આવો બાળક મારા ઘરમાં આવે પણ ખરો આજે સ્વપ્નમાં મેં જે બાળક જોયો છે તેવો મારા ઘરમાં આવશે ને તો મારા ઘરની શોભા વધી જશે નંદ બાબાના ઘરમાં અનેક નોકરો પણ નંદ બાબા ગાયોની સેવા જાતે કરતા હતા એમને ગાયો બહુ હદે લાગે જાગ્યા પછી ગૌશાળામાં ગયા છે ગાયોની સેવા કરતા સ્વપ્નનું સ્મરણ એને ગાયોની બહુ ચિંતા થઈ હતી લાલાએ માથું હલાવ્યું બાબા હું ગાયોને હાચવીશ હું ગાયોના મધ્ય તો તમારા નંદ બાબાને યાદ આવતું નથી હું જાગું છું કે સૂતેલું છું મને આ સ્વપ્ન દેખાય ના ના હું જાગું છું અતિ આનંદમાં શરીર સ્તબ્ધ થઈ જાય નંદજીના હૃદયમાં પ્રેમ જાગ્યો છે એવી ઈચ્છા થાય છે કે દોડતો જવું એ બાળકને ઉઠાવીને છાતી સાથે કેવું સુંદર દેખાય અતિ આનંદમાં શરીર સ્તબ્ધ થયું દર્શનમાં તન્મય થયા છે આ બાજુ શ્રી યશોદા મા જાગ્યા માએ જોયું ચારે બાજુ પ્રકાશ પડ્યો છે આ બાળક છે કે હીરો છે બાળકનો જન્મ થયો તે મને બરાબર ખબર પડી નહીં યશોદા મૈયા બાલકૃષ્ણલાલના એક એક શ્રીઅંગને પ્રેમથી નિહાળે છે લાલાના ચરણ કેવા છે લાલાની આંગળીઓ કેવી છે લાલાનું મુખ કેવું છે ચરણ કમલ કર કમલ મુખ કમલ નેત્ર કમલ લાલાની આંખ અતિ સુંદર છે શ્રીઅંગ મેઘના જેવું શ્યામ બાબા બાલકૃષ્ણલાલને ગોદમાંથી ને બેઠા પરાલાલને કોઈની નજર ન લાગે નારાયણ નારાયણ નારાયણ એ માર્કંડાજ ઉઠાડ એ સુખી થાય તારાની નજર ઉઠાડ યશોદામાં અને બાલકૃષ્ણલાલની ચાર હાથ એક થઈ બાલકૃષ્ણ ગાલમાં ધીરે ધીરે હશે મને આનંદ થયો તારાને છાતી સાથે જાય કેવો વિકટ તે સમયે નંદ બાબાની એક નાની બેન હતી એનું નામ હતું સુનંદા અને તે સુનંદાજી જાગે છે સુનંદાજી અંદર જાય છે તે આશ્ચર્ય થયું છે ભાભીના ગોદમાં અતિ સુંદર બાળક મારો ભાઈ રાત્રે બાર વાગતા સુધી પ્રતીક્ષા કરતો હતો મારા ભાઈને હું ખબર આપીશ કે બાળક થયો છે તે સુનંદાજી ગયા છે પથારીમાં નંદલાલા દેખાયા નહીં મારો ભાઈ ગાયોની સેવા કરવા ગયો હશે તે સુનંદાજી દોડતા દોડતા ગૌશાળામાં ગયા નંદલાલા બાલકૃષ્ણલાલના દર્શનમાં તન્મય થયા હતા અને તે સમયે સુનંદાજી દોડતા આવે છે અને કહ્યું છે ભૈયા લાલા ભયો દર્શન કરે છે અને કાન સાંભળે હવે તો લાલાએ અંદર પ્રવેશ કર્યો છે આનંદ જ્યારે હૃદયમાં સમાતો નથી ત્યારે તે આનંદ આંખમાંથી બહાર આવે નંદ આંખો ભીની થઈ ધીરજ રાખીને પૂછે છે બેન દીકરો કેવો છે કે ભાઈ આવું તો જગતમાં હોય નહીં આવો નથી ભાઈ હવે તારા ભાગ્યનો ઉદય થયો તું સ્નાન કરીને આવજે હું તારા દૂધનો ભાર કૃષ્ણલાલા વ્રજવાસીઓ નંદ બાબાને યમુનાજીના કિનારે લઈ ગયા છે શ્રી યમુનાજીને સાષ્ટાંગ વંદન કરી નંદ બાબાએ સ્નાન કર્યું છે આ વૃદ્ધાવસ્થામાં પુત્ર જન્મ નિમિત્તે સ્નાન કરવાનો સુયોગ આવ્યો નંદ બાબાને શૃંગારીને પાટલે બેસાડી આદિક ઋષિઓ ત્યાં આવે છે નંદ બાબાના હાથે ગણપતિ મહારાજની પૂજા કરે પુણ્યા વાચન થયું નાંદી શ્રાદ્ધમાં પિતૃની પૂજા કરી શાંતિલ્ય ઋષિએ નંદ બાબાને કહ્યું છે બાબા અમારો ધર્મશાસ્ત્રનો એવો નિયમ છે લાલ છેદ ન થાય ત્યાં સુધી વૃદ્ધિનું સૂતક લાગે નહીં હજુ વૃદ્ધિનું સૂતક લાગ્યું નથી આ ગરીબોને બ્રાહ્મણોને તમે કઈ દાન આપો સૂતક લાગ્યા પછી તો તમારા ઘરનું પાણી પણ અમને ચાલે હજુ નારચ્છેદન થયું નથી તમે કઈ દાન આપો સંકલ્પ નંદ બાબા એક એક ભૂદેવને વંદન કરે છે અને કહ્યું છે આ વૃદ્ધાવસ્થામાં તમારા બધાના આશીર્વાદથી મારા ઘેર બાળક આવ્યો હું તમને શું દાન આપું આ ઘરમાં જે કઈ છે એ બધું જ તમારું છે તમારા આશીર્વાદથી મળ્યું છે તમે બધા ઘરમાં જાઓ જેને જે જોઈતું હોય તે લૂંટીને લઈ જાઓ તે સમયે સુનંદાજી દોડતા આવ્યા છે અને કહ્યું ભાઈ એવું નહીં આ બધા મારા બાળકને આશીર્વાદ આપવા દે આ બધાના આશીર્વાદ થી મારો દીકરો સુખી થવાનો હું તારા હાથે દાન ભરીશ અન્નદાન વસ્ત્રદાન સુવર્ણનું દાન ગાયોનું દાન હાથણ જેવી રુષ્ટ પુષ્ટ ગાયો છે સોનાના શિંગડા વાળી રૂપાના ખરી વાળી અને તે ગાયો ડોલતી ડોલતી આનંદમાં કેટલી ગાયો પૂર્વ જન્મના ઋષિઓ બેઠો છે કોઈ કોઈ વખત આ કામ ઋષિઓને પણ ત્રાસ આપે ઋષિઓ થાકી ગયા છે સર્વ પ્રકારનો અભિમાન છોડીને નંદ ઘરમાં ગાય થઈને આવ્યા અમને વૃંદાવનમાં લઈ જશે અમારા પીઠ ઉપર હાથ ફેરવશે બ્રહ્મ સંબંધ સિદ્ધ કરવા માટે ઋષિઓ સર્વ પ્રકારનો અભિમાન છોડીને ગાય થઈને આવ્યા આજે આ ઋષિનું પાદ આયોને ખબર પડી છે તો પણ કૃષ્ણ રહે છે અમારા માલિક આવ્યા હવે અમારો બ્રહ્મ સંબંધ થશે ગાયો આનંદમાં નાચવા લાગી નંદ બાબાને આશ્ચર્ય થાય છે મારા ઘેર બાળક આવ્યો એ મારી ગાયોને ખબર પડી છે આટલો બધો આનંદ આટલો બધો ઉત્સાહ ગાયોમાં મેં કોઈ દિવસ જોયો નથી આજે તો ગાયો નાચે છે એ ગાયોનું દાન કર્યું છે કેટલાકને એકસો આઠ ગાયો આપી કેટલાકને બસો પાંચસો હજાર એક ભૂદેવ દોડતા દોડતા આવ્યા અને નંદ બાબાને કહ્યું વાવા વાવા તમારા ઘેર જે દીકરો આવ્યો છે તે મારા આશીર્વાદથી થયો છે ત્રણ વર્ષ મેં ઉપવાસ કર્યા છે અને તમારા માટે હું ગોપાલ નો જપ કરતો હતો બાબા ગઈકાલે જપ કરતા કરતા મને બધું દેખાયું છે મારા ઈષ્ટદેવ નારાયણ છે મારા ઈષ્ટદેવની મને આજ્ઞા છે તું એક અક્ષર બોલીશ નહીં એટલું બોલતો નથી તમારો કનૈયો કોણ છે તેવું જાણું છું બાબા મેં તમારા માટે ત્રણ વર્ષ ઉપવાસ કર્યા બીજા બ્રાહ્મણો કરતા મારું સન્માન વિશેષ કર્યું નંદ બાબાનું હૃદય ભરાયું છે આ બ્રાહ્મણે મારા માટે ત્રણ વર્ષ ઉપવાસ કર્યા એને હું શું આપું નંદ બાબાએ એને પાંચ હજાર ગાયો દાન બ્રાહ્મણ બહુ રાજી થયો જય જયકાર કરે છે એનું ખડકઈ બહુ મોટું નથી પાંચ હજાર ગાયો ઘરમાં કેવી રીતે રાખે અગાશીમાં ગાયોને લઈ ગયો કોઠારમાં ગાયો બાંધે છે ગાયો રસોડામાં પણ લઈ જાય છે ઘરવાળી ગઈ જળ ભરવા માટે ગઈ હતી એનો સ્વભાવ થોડો કડક હતો માથે પાણીનું બેડું લઈને આવી છે એને જોયું કે રસોડામાં તો ગાયો દેખાય એને તે ઠીક લાગ્યું નહીં ઠપકો આપે છે તમે કેવા લોઢિયા છો આટલું બધું લાવો છો શું કરવાનું આપણું ઘર ક્યાં મોટું છે બ્રાહ્મણે હાથ જોડ્યા છે અને કહ્યું છે તું આજે કંકાસ કરીશ નહીં આજે આનંદ નો દિવસ છે મારા આશીર્વાદ થી દીકરો થયો મને પાંચ હજાર ગાયો આપી હું જાણું છું કે ઘરમાં જગ્યા તો નથી પણ હું લઈ આવ્યો છું મારો એવો વિચાર છે એક હજાર ગાયો સારું મહિને આપી જવાબ રિયલમાં મોકલવાનો છું એમ કે તો તો વાંધો નહીં હજુ લઈ આવો તો હાચવી રાખું તમને આટલી બધી ગાયો કેમ મળી મારા આશીર્વાદથી દીકરો થયો મેં ત્રણ વર્ષો ઉપવાસ કર્યા મને બાબાએ મારું સન્માન કર્યું તે બ્રાહ્મણીએ કહ્યું કે એ બધું ખરું પણ તમે રસોડામાં ગાયો બાંધો તો હું રસોઈ કરું ક્યાં તે બ્રાહ્મણે કહ્યું મારા આશીર્વાદ થી દીકરો થયો છે હવે ઘરમાં રસોઈ કરવાની શી જરૂર છે રોજ અંદર મામાના ઘેર જમવા શરૂઆતથી દીકરો મેં ત્રણ વર્ષ જપ કર્યો બ્રાહ્મણીને આનંદ થયો આ બ્રાહ્મણીના ઘેર સાત કન્યાઓ જ હતી એક પણ છોકરો નહોતો આ બ્રાહ્મણી જયારે જયારે યશોદાજીના ત્યાં બેસવા જાય અને ત્યારે હૃદયથી આશીર્વાદ આપે યશોદા હું નારાયણની રોજ પ્રાર્થના કરું છું મને દીકરો આપશો નહીં એક દીકરો યશોદાને આપો એટલે તારા દીકરો વિચાર કર્યો હવે હું ત્યાં જઉં ને યશોદાજી મને પગે લાગશે મારું સન્માન કરશે મને તો એવું લાગે છે બાળક મારા ગોદમાં આપશે અને એવું જ બોલશે તમારો દીકરો તમારા આશીર્વાદથી થયો તે બ્રાહ્મણીને એવું થયું કે સાત કન્યાઓ પછી મને જ છોકરો થયો છે મારો બાળક છે એને અતિ આનંદ થયો તે નાચે સુખદેવજી મહારાજ કથા કરતા નથી દર્શન કરતા કરતા બોલે ગરીબો બ્રાહ્મણો હૃદયથી આશીર્વાદ આપે છે જય જયકાર થઈ રહ્યો છે ગોપીઓને ની બહુ ઉતાવળ તે ગોપીઓ દોડતી દોડતી જાય સુંદર શૃંગાર કર્યો છે તારાને ભેટ આપવી ગોપીઓ જયારે દોડે છે ત્યારે એવો ભાસ થાય છે નવવિધા ભક્તિ ભગવાનને મળવા માટે દોડતીઓ અને ગોપીઓ દોડતી જાય છે ત્યારે આંખને વાચા ફૂટી છે આંખો બોલે છે ભાગશાળી હું છું દર્શન નો આનંદ મને મળવાનો હું ભાગશાળી છું એટલામાં કાન બોલવા લાગ્યા કે લાલાના પ્રાગટ્યની વાર્તા તને મેં સંભળાવી હું ભાગશાળી એટલામાં તો હાથ બોલે છે ભાગશાળી હું છું લાલાને ઉઠાવીને હું ગોદમાં થઈ બાલકૃષ્ણલાલના મુખમાં હું માખણ મિશ્રી આપી ભાગશાળી હું છું એટલામાં તો પદ કહેવા લાગ્યા કે તમને બધાને ઉઠાવીને હું લઈ જાઉં હું ભાગશાળી